એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર અમરેલીના એક ગામડામાં માચોડામાં બેઠા બેઠા મિત્તલ અને કૃપાબેન વાર્તા સાંભળે છે આવો આવો મિત્તલ બહેન કૃપા બહેન માનસી બહેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો આ એમરસનની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું ભાઈ સાંભળો ત્યારે વાર્તાનું નામ છે છોકરીનું નસીબ એક હતી છોકરી એનું નામ મીઠી આ મીઠી હતી ને એ તો ખૂબ સુંદર આ કૃપા જેવી ને મિત્તલ જેવી ખૂબ સુંદર અને સારી છોકરી હતી હો આ છોકરીને મીઠીને પોતાની સગ્ગી મા નહોતી એની મા તો મરી ગઈ હતી અને મીઠીના પિતાએ બીજી એક સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા એ સ્ત્રી મીઠીને સરખું ખાવા પીવાનું પણ ન આપે એની અપરમાં હતી મીઠીને સરખું ખાવાનું ન આપે પહેરવા કપડાય ન આપે સરખા પણ મીઠી તો પણ ખૂબ ખુશ રહેતી હો ભાઈ એને કોઈ વાતનું દુઃખ નહોતું મીઠી તો દુઃખમાં પણ રાજી રાજી રહી શકતી એવી ડાઈ છોકરી હતી ભાઈ હવે તમને ખબર છે એક વખત શું બન્યું એક વખતની આ વાત છે ભાઈ એક રવિવારે આ મીઠી પોતાના શહેરના રસ્તા ઉપર ચાલતી ચાલતી જતી હતી ત્યારે એને રસ્તાની ગટરમાંથી એક તાંબાનો નાનકડો ટુકડો જડ્યો હો હા ગટરમાં તાંબાનો ટુકડો પડેલો હતો એ મીઠીએ લઈ લીધો અને પછી તો બીજા દિવસે પણ આ મીઠી એ રસ્તા ઉપરથી પસાર થઈ તો વળી પાછો એણે ગટરમાં એક તાંબાનો ટુકડો પડેલો જોયો મીઠી રોજ એ ગટરમાંથી તાંબાનો ટુકડો લે કોઈને ખબર ન પડે કે આ મીઠી શું લે છે પણ મીઠી હતી ને છોકરી એ એવી તો ડાઈ હતી કે બધા ટુકડાઓને એણે ભેગા કર્યા અને પછી તો એમાંથી એક સરસ મજાનું પોતાને માટે ફ્રોક લીધું હો કપડાં લીધા મીઠીની માને આ વાતની ખબર પડી ગઈ કે મીઠી આ ફ્રોક લાવી કેવી રીતે એટલે મીઠીને પૂછ્યું કે તે શું કર્યું તે તે ફ્રોક લીધું છે કપડાં લીધા છે મીઠીએ તો બધી વાત કરી કે મને એક તાંબાનો ટુકડો જડે છે એ ટુકડાઓ વેચીને હું ફ્રોક લઈ આવી છું એની અપર માં હતી ને એ તો ખુશ થઈ ગઈ કે ઓહો એ તાંબાના ટુકડા મને મળે રોજ તો કેવું સારું એટલે એ તો લાલચું હતી એટલે એણે મીઠી પાસે પોતાના પૈસાનો ઢગલો કર્યો મીઠીને લાલચ આપી કે લે બેટા આટલા બધા પૈસા હું તને આપું છું તું મને એ જગ્યા બતાવ કે જ્યાંથી તને તાંબાના ટુકડા મળે છે મીઠીએ તો કહ્યું સારું પછી તો બીજે દિવસે મીઠીની માં એ જગ્યાએ ગઈ રસ્તા ઉપર જઈને જોયું ગટરમાં જઈને જોયું તો ત્યાં તો કાંઈ ન મળે પણ ભાઈ આ મીઠીનું નસીબ હતું તે એને ખૂબ બધા પૈસા મળ્યા અને એ પૈસામાંથી મીઠીએ સરસ મજાનું એક ઘર લીધું ભાઈ અને છોકરી તો પછી ખૂબ ખુશ થઈ તો ભાઈ મિત્તલબેન કૃપાબેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો